એ આવો આવો મારા વાલા વાલા બાળકો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો મેંદરડામાં બેઠા બેઠા અનીશભાઈ વાર્તા સાંભળે છે આવો આવો અનીશભાઈ અને સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધા ભૂલકાઓને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા છે અને વાર્તાનું નામ છે કોળિયું અને ખરતો તારો કોળિયું હોય ને જેમાં આપણે દીવો પ્રગટાવીએ માટીનું કોળિયું આ એક હતું કોળિયું એ તો આંગણામાં ટમટમ ટમટમ ટમટમ બળતું હતું હો એવામાં તેણે આકાશમાંથી એક ખરતો તારો જોયો તમે જોયો છે ને ખરતો તારો આ ન જોયો હોય તો તમારા મમ્મી પપ્પાને ને સાહેબને કેજો બતાવશે કોડિયાએ આકાશમાંથી એક ખરતો તારો જોયો અને એ જોઈને એનાથી બોલાઈ ગયું અલા આકાશમાં જબુક જબુક કરીને તું રૂઆબ કરતો હતો તો છેવટે તારી આ દશા થઈ તારા બસ ખલાસ આમ કહીને તો જોરથી હસવા માંડ્યું મરી ગયો ને મરી ગયો ને આકાશમાં જબુક જબુક કરીને રૂઆબ કરતો હતો આ સાંભળીને રાત કે શાને તને આટલું હસવું આવે છે રે કોડિયા કોડિયાએ હસીને કહ્યું અરે આ બબુચક તારાની દશા જોઈને હસું છું ઉપર આકાશમાં ઠમક ઠમક કરીને ભાઈ સાહેબ રૂઆબ કરતા હતા પણ હવે એનો રૂઆબ સોસરો નીકળી ગયો સાવ ખલાસ એકદમ ખલાસ થઈ ગયો એ તો એ તારો તો મરી ગયો રાતથી રેવાયું નહીં હો એટલે એણે ધીરેથી કહ્યું બેટા કોડિયા આ બીજાનું દુઃખ જોઈને તને હસવું આવે છે તો હસી લે બીજાની પીડા જોઈને તને તારી કાખલી કૂટવાનું મન થાય છે તો કૂટી લે પણ તારા શરીરમાં હજી થોડું તેલ છે તારા ખોડિયામાં હજી તેલ ભરેલું છે થોડુંક પણ યાદ રાખ પછી આકાશના તારા કરતા તારી હાલત ભૂંડી થશે ખરતા તારાનો તેજ લીસોટોય દુનિયાએ જોયો પણ તું તો ક્યાં જીવ્યું ક્યાં મર્યું અને ક્યારે મર્યું એની કોઈને ખબર નહીં પડે આટલો બધો ગુમાન સારો નહીં રાતની આ વાત સાંભળીને કોડિયાએ તો ઊંચું જોયું હો હે અને એની છાતીમાં ફાળ પડી અને એ જ પડે એનું તેલ ખૂટી ગયું અને કોળિયું તો પ્રકાશ આપતું બંધ થઈ ગયું એનો ખેલ ખલાસ થઈ ગયો ભાઈ તો આવી હતી આ કોળિયું ને ખરતા તારાની વાર્તા તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને તમે તમારા ભાઈ બહેન ને બેનપણીઓને આ વાર્તા કહેજો પાછા અનીશભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું આવજો